એ આવો આવો મારા વાલકુડા એવા ભટુરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ ઓહો હો હો આજે તો કેટલા બધા બાળ દોસ્તો આવ્યા છે બાળ વાર્તા સાંભળવા માટે આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ અમરેલીના રાજુલાથી આર્યન કાવ્યા દ્વેન અને શાનવી આવ્યા છે અમદાવાદથી મિતિ ને શુભમ સુમેઘ અને હેતાનસિંહ ને અદિતિ પણ વાર્તા સાંભળે છે આવો આવો અને આમ દૂર દૂર છેક પૂનામાં બેઠા બેઠા માર્મિક પણ વાર્તા સાંભળે છે ઓહો હો હો માર્મિક ભાઈ અને વડોદરાથી વિહાન રાજકોટથી અદિતિ અને આ ભાવનગરમાંથી દેવ અને નૈત્રી યશ્રી ને જેનીશ પણ વાર્તા સાંભળે છે અને પાલનપુરમાં વળી પ્રિશા અને દર્શ ઓહો હો તમે બધા તો આખી ટિંગર ટોળી આવી ગઈ છો આવો ત્યારે આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાના છું ધ્યાનથી સાંભળજો રમણલાલ સોનીની આ વાર્તા છે અને વાર્તાનું નામ છે બીવાથી બીવું નહીં તમે બધા તમને બધાને બીક લાગે છે ભાઈ ના રે ના બીવાનું શેનું હે હા તે સાંભળો ત્યારે એક હતું વન વનમાં ઘણા સસલા રહેતા હતા હો ભાઈ ખૂબ બધા એમનો આખો વખત બીવામાં ને બીવામાં જ જોતો હતો ખાતા બીએ પીતા બીએ સૂતા બીએ ને જાગતા બીએ એમ દરેક કામમાં એમણે બીતા ફફડતા રહેવું પડે ઓ ભાઈ ગભરું હોય ને ચારે બાજુ એમને દુશ્મનો દુશ્મનો દેખાતા હતા ઓ સુમે ઘેતાનસિંહ આથી એમનું જીવન બહુ અકારું બની ગયું હતું એમને જિંદગી પરથી કંટાળો આવી ગયો કંટાળો લો એ વળી શું હશે એક દિવસ એક જુવાન સસલાએ બધાને ભેગા કરીને કહ્યું છી છી આ તે કઈ જિંદગી છે ઘડીએ ને પડે બીતા બીતા જીવવું એના કરતાં એકદમ મરી જવું સારું બસ મેં તો નિર્ણય કરી નાખ્યો છે કે હવે મરી જવું બીજા સસલાએ આ વાતને ટેકો આપ્યો ને કહ્યું સસલાને માટે જીવવું એ અપમાન છે મરવું એ ગૌરવ છે એટલે મેં પણ નિર્ણય કર્યો છે કે માનપૂર્વક ને ગૌરવપૂર્વક મરી જવું બસ મરી જવું લાંબો ટૂંકો બીજો વિચાર જ કરવો નહીં ને ભાઈ લો બોલો આવો તો કંઈ વિચાર હોતો હશે ત્રીજા સસલાએ કહ્યું બિલકુલ સાચી વાત કરી તે હું જોઉં છું કે જીવવામાં આપણી જરી સલામતી નથી મરી જવામાં જ આપણી પૂરી સલામતી છે અંગૂઠો દેખાડીને દુશ્મનોને કહી દેવાનું કે આવજો બેટમજી હવે અમને બીવડાવવા આવજો હા સાંભળીને આખી સભામાં એકદમ ઉત્સાહ આવી ગયો હો ભાઈ લો બોલો બધા કાન ફફડાવી આંખો મટમટાવી પોકાર કરવા લાગ્યા હવે આવજો બેટમજી અમને બીવડાવવા આવજો એ જ ઘડીએ બધાએ નક્કી કરી નાખ્યું કે પહેલા ખડક પર ચડીને બધાએ એક સાથે નીચે સરોવરમાં પડતો મૂકવું અને એકદમ ડૂબીને મરી જવું મરવાનો આવો ઉત્સાહ કદી કોઈએ જોયો નહીં હોય સસલાનો આખો સમા ધામધૂમ પૂર્વક મરવા માટે ચાલ્યો ભાઈ અરર અરર અર આવું તે કાંઈ હોય સૌના મોંમાં બસ એક જ વાત બી બીને જીવવું એ અપમાન છે મરવું એ ગૌરવ છે હવે એવું બી બીને જીવવું નથી એકદમ મરી જવું છે સસલાનું ટોળું ખડક નજીક પહોંચ્યું ત્યારે એમના પગનો અને મોંનો અવાજ સાંભળીને સરોવરના કિનારા પરના દેડકા ભડકા હો અને જીવ બચાવવા કુદા કુદ કરીને સરોવરના ઊંડા પાણીમાં જઈ પડ્યા હો વિહાનભાઈ મીતી દેડકાને બીને ભાગી જતા જોઈને એક ગરડો સસલો વિચારમાં પડી ગયો હો ભાઈ શું વિચારમાં પડી ગયો એણે તરત જ બધા સસલાને ત્યાં ને ત્યાં ઊભા રહી રાખીને કહ્યું આ દેડકા આપણાથી બીને ભાગી ગયા તે જોયું તમે બધાએ સૌએ કહ્યું આ જોયું ગરડો સસલો કે જોયું દુનિયામાં આપણે એકલા જ નથી બીતા બીજાએ બીએ છે તો આપણે એમને જરીક પૂછીએ કે તમે કેમ બી બીને જીવો છો મરી કેમ નથી જતા એક જુવાન સસલાએ કહ્યું મરે કેવી રીતે એમનામાં એટલી અક્કલ જોઈએ ને અક્કલ લો બોલો ઘરડા સસલાએ કહ્યું એમને પૂછીને આપણે ખાતરી તો કરીએ કે જીવવામાં અક્કલની જરૂર છે કે મરવામાં અક્કલની જરૂર છે પછી એ ઘરડા સસલાએ આગળ આવીને સરોવરમાં પડેલા એક મોટા દેડકાને પૂછ્યું હે મેડક રાજ હે દેડકા મહારાજ મારા એક સવાલનો જવાબ આપશો મેડક રાજે પાણીમાંથી મોં બહાર કાઢીને કહ્યું ડ્રામ બોલો શો સવાલ છે ઘરડા સસલાએ કહ્યું તમે બધા આખો દિવસ આખો આખો દિવસ બી બીમને જીવો છો તે મરી કેમ નથી જતા તમને આવી બીકણ જિંદગીની શરમ નથી આવતી હે દેડકા મહારાજ મેડક રાજે કહ્યું અમે બી બીને જીવીએ છીએ એ વાત ખરી પણ એવી રીતે વિપત્તિઓથી ઘેરાયેલા રહીને જીવવામાં જ બહાદુરી છે મજા પણ એ રીતે જ જીવવામાં છે ભાઈ બીકથી બીને મરી જઈએ તો માત્ર મરી જવાય પછી શું પછી કાંઈ નહીં મરી ગયા એટલે ગયા પતી ગયું બધું પણ જીવવામાં તો કેટ કેટલું જોવા જાણવાનું ને માણવાનું મળે છે મરી ગયા પછી શું મળે જીવવાની મજા કંઈ ઓર છે રમીએ કૂદીએ લડીએ ને રડીએ એ બધું જીવતા હશું તો થશે મર્યા પછી એવું કશું નહીં જોવા મળે હા છી હું એ મોત જેનામાં અક્કલ ન હોય ને એ મરે જેનામાં અક્કલ ન હોય એ મરે અમે તો બસ જીવવાના જિંદગીની છેલ્લામાં છેલ્લી પળ લગી આનંદથી જીવવાના અમે જીવવામાં માનીએ છીએ સમજે મરવામાં નથી માનતા મરે જેને જીવતા ન આવડતું હોય તે અમને તો ખાસું જીવતા આવડે છે આ જુઓ આનંદ કરવાનો ખાવા પીવાનું મોજ કરવાની આ છેલ્લા શબ્દો મેડકરાજે ખૂબ જુસ્સાથી કહ્યા હો કાવ્યા બેન આર્યન સાંભળજો બધા એવા જુસ્સાથી કહ્યા કે જીવવાનું મોજ પડે એમ હવે ઘરડા સસલાએ બીજા સસલાની સામે જોઈને કહ્યું હે શું આપણને જીવતા નથી આવડતું આપણે શું આ દેડકાથી કમ છીએ આ દેડકાથી આપણાથી એ નાના છે જુઓ જુવાન સસલાએ કહ્યું આપણે કોઈ હિસાબે કોઈનાથી એ કામ નથી ઘરડા સસલાએ કહ્યું મને લાગે છે કે બીવું એ પ્રાણી માત્રનો સ્વભાવ છે માટે આપણે એવું બીવાથી બીવું નહીં હજાર વાતોથી બીવું પણ જીવવાથી કદી બીવું નહીં ભાઈ જીવવાની મજા માત્ર જીવવામાં છે મરવામાં નથી માટે મરવાની વાતો છોડો ને હવે બધા ઘેર પાછા વળો અને જલસા અને જલસોડી કરો ભાઈ સસલા આવ્યા હતા એના કરતાં બમણા ઉત્સાહથી કૂદતા ઠેકતા ઠેકતા કૂદતા દોડતા ઠેકતા ઘેર જવા પાછા ફેરાઓ ભાઈ તો ટિંગર ટોળી આવી હતી આ સસલાઓની વાર્તા બીવાથી બીવું નહીં અને મોજથી જીવવાનું તો તમને બધાને આ બાર બાળ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહીશો ભાઈ હવે હાલા હાલા કરી જાઓ સપનામાં આપણે બધા નદી કિનારે રમવા જશું હો ભાઈ આવજો